શ્લોક નંબર એટી ફાઇવ ભૂતાદ્યુપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકં જાયમ ચ હનુમન્મંત્રો જપ્યો ન ક્ષુદ્રદૈવત અને જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે તો નારાયણ કવચનો જપ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો પણ તે વિના બીજા કોઈ ક્ષુદ્રદેવના સ્તોત્ર અને મંત્રનો જપ ન કરવો ક્યારેક અપવિત્રતા આદિ દોષોને લીધે ભૂત આદિની પીડા થાય ત્યારે શ્રીમદ ભાગવતના છઠ છઠ્ઠ સ્કંધમાં વિશ્વરૂપે કહેલા વિધિ પ્રમાણે નારાયણ કવચનો જપ કરવો અહીંયા ભૂતાદિમાં આદિ શબ્દ કહ્યો છે તેનાથી પ્રેત પિશાચ શાકિની અને બ્રહ્મરાક્ષસ આદિને પણ તે ભેળા ગણી લેવા અહીં નારાયણ કવચ આવો શબ્દ છે તેમાં વિશ્વરૂપ કહે છે કે જ્યારે કોઈ જાતનો ભય આવી પડે ત્યારે નારાયણ કવચ ધારવા માટે હાથ પગ ધોવા દર્ભની પવિત્ર દર્ભની પવિત્રી હાથમાં પહેરવી પવિત્રપણે ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવું ત્રણ વખત આચમન કરવું વાણીને નિયમમાં રાખવી અષ્ટાક્ષર દ્વાદશાક્ષર અને ષડક્ષર મંત્રોથી અંગન્યાસ અને કરન્યાસ કરવા નારાયણના ધ્યાન પરાય નારાયણના ધ્યાન પરાયણ થઈને નારાયણમય કવચ ધારણ કરવું આ રીતના નારાયણ કવચનો જપ કરવો અને તે ઉપદ્રવના નિવારણ માટે વીર નામે હનુમાનનો મૂળ મંત્ર અને માળા મંત્ર શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે જપવો પણ શ્રીકૃષ્ણ ભગવાન અને તેમના ભક્ત સિવાયના અન્ય કોઈ ક્ષુદ્રદેવનો મંત્ર ન જપવો કારણ કે તે જપવાથી અન્યાશ્રયરૂપ દોષ લાગે છે હનુમાનજીની આરાધના કરવામાં અન્યાશ્રય દોષ લાગતો નથી કારણ કે રામાયણમાં શ્રી રઘુનાથજીએ કહ્યું છે કે મહાત્માનમ હનુમંતમ યહ સમારાધયિષ્યતિ આરાધિતો અહમેવાત્ર ભવિષ્યામી હિ તેન તું જે મનુષ્ય મહાત્મા હનુમાનજીની આરાધના કરશે તો તેણે મારી જ આરાધના આ લોકમાં કરી છે એ નિશ્ચિત છે શ્લોક નંબર એટી સિક્સ रवेरेन्द्रोश्चोपरागे जायमाने पराक्रियाः हित्वा शुशुचिभिः सर्वैः કાર્યકૃષ્ણમનોર્જપઃ અને સૂર્યનું ને ચંદ્રમાનું ગ્રહણ થયે સતે અમારા આશ્રિત સર્વે સત્સંગી તેમણે બીજી સર્વે ક્રિયાનો તત્કાળ ત્યાગ કરીને પવિત્ર થઈને શ્રીકૃષ્ણ ભગવાનના મંત્રનો જપ કરવો સૂર્ય અને ચંદ્રમાનું ગ્રહણ હોય ત્યારે સ્પર્શકાળે જ તમારે સહુએ તત્કાળ બીજા વ્યવહારિક કામકાજ છોડી દેવા સ્નાન કરી શુદ્ધ થવું પછી શ્રીકૃષ્ણ ભગવાનના અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો તે વખતે સ્નાન કર્યા સિવાય ન રહેવું તેમજ વ્યવહારિક બીજું કંઈ કામ ન કરવું વશિષ્ઠ મુનિએ કહ્યું છે કે સર્વેશામ એવ વર્ણાનામ સૂતકમ રાહુદર્શને સ્નાનમ સ્યાદુપરાગાદૌ મધ્યે હોમ જપાદી ચ રાહુ દર્શનમાં અર્થાત ગ્રહણમાં બધા જ વર્ણના લોકોને સૂતક લાગે છે આથી ગ્રહણની શરૂઆતમાં સ્નાન કરવું અને વચ્ચે હોમ તથા જપ આદિ કરવું પુરસ્ચરણ ચંદ્રિકામાં કહ્યું છે ભજન કરવું એમ ઓમ જપ કરવું એટલે ભજન કરવું પુરસ્ચરણ ચંદ્રિકામાં કહ્યું છે કે ચંદ્ર સૂર્યોપરાગે ચ સ્નાત્વા પ્રયતમાનસઃ સ્પર્શાદી મોક્ષ પર્યંતમ જપેન મંત્રમ જગત પતે હે સૂર્ય કે ચંદ્રનું ગ્રહણ થાય ત્યારે સ્નાન કરવું મનને એકાગ્ર કરીને સ્પર્શ થાય ત્યારથી ગ્રહણ મુકાય ત્યાં સુધી જગતપતિ ભગવાનના મંત્રનો જપ કરવો ગ્રહણના સ્નાનમાં માર્કંડે એક વિશેષતા કહે છે કે શીતમ ઉષ્ણોદકાત પુણ્યમ અપારક્યમ પરોદકાત ભૂમિષ્ઠમ ઉદ્ધૃત ભૂમિષ્ઠમ ઉદ્ધૃતાત પુણ્યમ તતઃ પ્રસ્રવણોદકમ તતોપી સારસમ પુણ્યમ તતઃ પુણ્યમ નદીજલમ તીર્થતોયમ તતઃ પુણ્યમ મહાનદ્યંબુ પાવનમ તતસ તતસ્તતોપી ગંગાંબુ પુણ્યમ પુણ્યસ્તતોંબુધિ સ્નાન કરવામાં ગરમ પાણી કરતાં ઠંડુ પાણી વધારે પવિત્ર છે બીજાએ લાવેલા પાણી કરતાં પોતે લાવ્યા હોઈએ તે ઉત્તમ છે કોઈ ઠામ વાસણમાં ભરેલા પાણીની અપેક્ષાએ જમીન ઉપરનું પાણી વધારે સારું છે જમીન ઉપરના સ્થિર પાણી કરતાં પ્રવાહિત પાણી શ્રેષ્ઠ છે અને તેનાથી સરોવરનું પાણી અધિક શુદ્ધ છે અને તેથી પણ નદીનું જળ વિશેષ પુણ્યરૂપ છે તેનાથી તીર્થજળ અધિક ઉત્તમ છે અને તેથી પણ મોટી નદી જળ વિશેષ પવિત્ર છે તેના કરતાં ગંગાજળ વધારે પવિત્ર છે અને તેનાથી પણ વધારે ઉત્તમ સાગરનું પાણી છે નિર્ણય કમલાકરમાં કહ્યું છે કે ગરમ પાણી તો રોગીઓને સ્નાન માટે છે આ વ્યવસ્થા હાજા માણસો નહીં ગરણની શુદ્ધિ હોય ત્યારે ઠંડા પાણી જ નાવું ત્યારે ગરમ પાણી નહીં નાવાનું અને કોકનું હુચક હોય ત્યારે પણ ગરમ પાણી નહીં નાવાનું ગરમ પાણી નાય તો હું તક શુદ્ધ ન થાય આ વ્યવસ્થા સૂતક આદિના સ્થાનમાં પણ સમજીને સ્વીકારવી માધવીયમાં વશિષ્ઠ કહે છે કે સૂતકે મૃતકે ચૈવ ન દોષો રાહુ દર્શને તાવદ એવ ભવેત શુદ્ધિર યાવન મુક્તિર્ન દ્રશ્યતે કોઈને જન્મનું સૂતક અથવા મરણનું સૂતક ચાલતું હોય અને વચ્ચે ગ્રહણ આવે તો ગ્રહણનો સ્પર્શ થયા પછીથી ગ્રહણ છૂટ ગ્રહણ છૂટે નહીં ત્યાં સુધી તેને જન્મ મરણના સૂતકનો દોષ રહેતો નથી પણ ગ્રહણના સમયમાં તે જન્મ મરણના સૂતકથી તે મુક્ત રહે છે આ સૂતક લાગે ઓલું ન લાગે કરણનું લાગે ગ્રહણને દેખવા માટેની પણ વિશેષ વાત બ્રહ્મ સિદ્ધાંતમાં કહી છે સર્વે ષટ સ્થિતમ વિક્ષ્યમ સ્વસ્થમ તૈલાંબુ દર્પણૈ ગ્રહણમ ગુર્વીણી જાતું ન પશ્યેત પટમ વિના આકાશમાં જ્યારે ગ્રહણ ચાલુ હોય ત્યારે સહુએ વસ્ત્ર આડું રાખીને તે દેખવું અથવા તેલ પાણી કે દર્પણમાં જોવું સગર્ભા સ્ત્રીએ તો કપડું આડું રાખ્યા વિના ગ્રહણ જોવું જ નહીં અહીં વેધની બાબતમાં કહે છે કે ચંદ્રગ્રહણમાં જે પ્રહરમાં ચંદ્રગ્રહણ થવાનું હોય તેના પહેલાં ત્રણ પ્રહર એટલે કે નવ કલાક અને સૂર્યગ્રહણ જે પ્રહરમાં થવાનું હોય તેના પહેલાં બાર કલાક ભોજન કરવું નહીં તે માધવીયમાં વૃદ્ધ ગૌતમે કહ્યું છે કે સૂર્યગ્રહે તુ નશ્ય સૂર્યગ્રહે તુ નાશનીયાત પૂર્વમ યામ ચતુષ્ટયમ ચંદ્રગ્રહે તુ યામાંસ્ત્રીન બાલવૃદ્ધા તુરેર વિના સૂર્યગ્રહણની શરૂઆત પહેલાં બાર કલાક ખાવું નહીં અને ચંદ્રગ્રહણની શરૂઆત પહેલાં નવ કલાક ખાવું નહીં આ નિષેધ બાળકોને વૃદ્ધોને અને રોગીને નથી બાળકો વૃદ્ધ અને રોગીને તો ગ્રહણના પ્રહર પહેલાં ત્રણ કલાક જમવું નહીં આમ નિર્ણય સિંધુમાં કહ્યું છે સાયંકાળે સૂર્ય ઘેરાયેલો જ જો આત્મી જાય તો તેથી પહેલાંના બાર કલાક અને પછીના બાર કલાક ભોજન ન કરવું ચંદ્રગ્રહણમાં પણ પ્રાતકાળે ચંદ્રમાં ઘેરાયેલો જ આત્મી જાય તો તેથી પહેલાંના નવ કલાક અને પછીના બાર કલાક જમવું નહીં આવું નિર્ણય સિંધુમાં કહ્યું છે શ્લોક નંબર એટી સેવન જાતાયામથ તન્મુક્તો કૃત્વા સ્નાનમ સચેલકમ દેયમ દાનમ ગૃહે જનૈઃ શક્યાન્યેસ્ત્યર્ચ્ય ઈશ્વર અને તે ગ્રહણ મુકાઈ રહ્યા પછી વસ્ત્ર સહિત સ્નાન કરીને જે અમારા ગ્રહસ્થ સત્સંગી હોય તેમણે પોતાના સામર્થ્ય પ્રમાણે દાન આપવું અને જે ત્યાગી હોય તેમણે ભગવાનની પૂજા કરવી ગ્રહણમાં જપ કર્યા પછી તે ગ્રહણ મુકાઈ જાય ત્યારે પોતે પહેરેલા વસ્ત્રે સહિત સ્નાન કરવું ગ્રહસ્થોએ મુક્તિ સમયે જે સંકલ્પ કર્યો હોય તે સોના વગેરેનું દાન સ્નાન કર્યા પછી આપવું હેમાદ્રીમાં શિષ્ટ પુરુષોનું વચન છે ગ્રસ્યમાને ભવેત્સ્નાનમ ગ્રસ્તે હોમ જપાદિકમ મુચ્યમાને ભવેદ્દાનમ મુક્તે સ્નાનમ વિધીયતે સૂર્યચંદ્રના ગ્રહણમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે સ્નાન કરવું સૂર્ય કે ચંદ્ર ગ્રસ્ત થાય ત્યારે જપ કે હોમ વગેરે કરવું ગ્રહણ છૂટતી વેળાએ દાન કરવું અને છૂટ્યા પછી સ્નાન કરવું ગ્રહણ નિમિત્તે કોઈ સ્નાન ન કરે તો ભાર્ગવ વચન તો ભાર્ગવાર્ચન ચંદ્રિકામાં ચતુર્વિંશતિ મતમાં દોષ કહ્યો છે મુક્તો વ્યસ્તુ ન કુર્વિત સ્નાનમ ગ્રહણ સૂતકે સ સૂતકી ભવે તાવદ યાવત સ્યાદ પરોગ્રહ ગ્રહણ મુકાયા પછી તે સૂતકમાં જે મનુષ્ય સ્નાન ન કરે તો ફરીવાર તેવું ગ્રહણ ન આવે ત્યાં સુધી તે માણસ સૂતકી ગણાય છે વચ્ચેથી નહીં તો સૂતક ન જાય પછી ગમે એટલે વાર હાબુ એ નાય તોય ન જાય ઓલું ત્યારે નાવું જોઈએ ગ્રહણ છૂટેથી આ ગ્રહણ નિમિત્તનું સ્નાન મંત્ર વિના કરવું આમ સ્મૃતિ રત્નાવલીમાં કહ્યું છે ગ્રહસ્થ સિવાયના બીજાઓએ મંત્રના સ્નાન હશે આવતા હશે બોલે વેદ મંત્ર બોલે ના આ મંત્ર બોલીને આવી રીતે સ્નાન કરવું એમ ભગવાનનું નામ તો લેવાનું ગૃહસ્થ સિવાયના બીજાઓએ એટલે કે ત્યાગીઓએ આપવાલાયક પદાર્થોનો સંગ્રહ નહીં હોવાથી ભગવાનની માનસી પૂજા અને બાહ્ય પૂજા જે ઉપચારો સુલભ હોય તેનાથી કરવી તે પૂજાથી જ સર્વ પ્રકારના દાનના ફળની પ્રાપ્તિ થાય છે વિષ્ણુ ધર્મમાં કહ્યું છે કે દાનેર નાના વિધેર યજ્ઞેશ તપોભિષ્ટ વ્રતેરપી યદાપનોતી તદાપનોતી પુમાન અભ્યર્ચ્ય કેશવમ અનેક પ્રકારના દાન યજ્ઞ તપ અને વ્રત આ બધું કરવાથી મનુષ્યને જે ફળની પ્રાપ્તિ થાય છે તે તો ભગવાન કેશવની પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે <coughs> લબડ દબડ કરવાથી નહીં હરખી કરે તો થાય ગ્રહણ પછી તો લબડ દબડ જ પૂજા હોય ભેટ આવી હોય તો પૂજા કરવાની હોય કઈ ઓલી હોય નહીં વેઠ તરીકે પૂજા કરે તો વેટ તરીકે પૂજા કરે તો ન થાય યજ્ઞાદિકનું ફળ શ્લોક નંબર એટી એઈટ જન્મ શૌચમ મૃતા શૌચમ સ્વસંબંધાનુસારત પાલનીયમ યથાશાસ્ત્રમ ચાતુર્વર્ણ્ય જનેર્મમ અને અમારા સત્સંગી એવા જે ચારે વર્ણના મનુષ્ય તેમણે જન્મનું સૂતક તથા મરણનું સૂતક તે પોતપોતાના સંબંધને અનુસારે કરીને યથાશાસ્ત્ર પાળવું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર આ ચારેય વર્ણના અમારા આશ્રિતોએ જન્મનું તથા મરણનું સૂતક સપિંડ સોદક આદિ પોતપોતાના સંબંધને અનુસારે શાસ્ત્રોક્ત મર્યાદા પ્રમાણે પાળવું જેમ કે કોઈના કુટુંબમાં દીકરાનો જન્મ કે દીકરીનો જન્મ થાય તો સપિંડ એટલે કે એકથી સાત પેઢી સુધીના તેના કુટુંબીઓએ એટલે એટલે સપિંડ કહેવાય સપિંડ સંબંધી એમ અને હાથ થી ચૌદ સુધીના એને સોદક સંબંધી કહેવાય કોઈના કુટુંબમાં દીકરાનો જન્મ કે દીકરીનો જન્મ થાય તો સપિંડ એકથી સાત પેઢી સુધીના તેના કુટુંબીઓએ દસ દિવસ જન્મનું સૂતક પાળવું તે કેટલાક દીકરીના જન્મનું સૂતક ત્રણ દિવસ માને છે તે અંગે અંગીરા સ્મૃતિ કહે છે કે સર્વેશામ એવ વર્ણાનામ સૂતકે મૃતકે તથા દશાહાત શુદ્ધિ રેતેશા દશાહાત શુદ્ધિ રેતેશામ ઇતિ શાતા તપો અબ્રવીત બધા જ વર્ણના મનુષ્યોમાં જન્મનું કે મરણનું સૂતક આવે તો દસ દિવસે એ બધાની શુદ્ધિ થાય એમ શાતા તપે કહ્યું હતું સોદક અર્થાત સાતથી ઉપર ચૌદ પેઢી સુધીના કુટુંબીઓ ત્રણ દિવસ સૂતક પાળીને ચોથે દિવસે શુદ્ધ થાય છે તે અગ્નિએ કહ્યું છે કે પુમ જન્મની સપિંડાનામ દશાહા શુદ્ધિરિષ્યતે યહાર યહા દેકોદકાનામ ચ ત્રેહાત યહાદ એકોદકાનામ ચ સોદકાનામ ત્રેહાત શુદ્ધિ ત્રિહાર દીકરાનો જન્મ થયો હોય ત્યારે સપિંડ એકથી સાત સુધીના કુટુંબીઓ ત્રણ દિવસનું સૂતક પાળીને શુદ્ધ થાય છે કેટલાકને મતે શોધકને એક જ દિવસનું સૂતક લાગે છે સ્ત્રી જન્મની સપિંડાના શોધકાનામ ત્રેહાજ સૂચિ દીકરીનો જન્મ થયો હોય તો તેના સપિંડ અને શોધક કુટુંબીઓ ત્રણ દિવસનું સૂતક પાળીને શુદ્ધ થાય છે સૂતકવાળાના સ્પર્શ બાબતમાં અંગીરામુનિ વિશેષ રૂપમાં કહે છે કે સૂતકે સૂતિકા વર્જમ સંસ્પર્શો ન નિષિધ્યતે સંસ્પર્શે સૂતિકાયાસ્તુ સ્નાનમ એવ વિધિયતે જન્મસૂતકમાં બાળકનો જન્મ આપનારી બાળકની માતા સિવાય કોઈ કુટુંબીનો સ્પર્શ કરવામાં નિષેધ નથી જન્મ આપનારી સ્ત્રીનો સ્પર્શ થઈ જાય તો સ્નાન કરવા માત્રથી શુદ્ધ થવાય છે ગ્રહસ્થ તે ગ્રહસ્થ તો સૂતક હોય તો આપણને સાધુને અડતા નથી હોતા ને પણ ગ્રહ અને એકાબીજાને અડવામાં વાંધો નથી ઉતક હોય તો એવું એનો અર્થ આવ્યો હમ હારલતામાં પ્રચેતા કહે છે કે સુતિકા સર્વ વર્ણેશુ દશ રાત્રેણ શુદ્ધ્યતી દૈવે પૈત્રીય દૈવે પૈત્રીય કર્મણી પૈત્રે દેવે પિત્રે દેવે પિત્રે કર્મણી તું સા નાર્હત્યેવ તાવતા બધા જ વર્ણોમાં બાળકનો જન્મ આપનારી તેમની માતા સ્ત્રી દસ દિવસે શુદ્ધ થાય છે તેથી યજ્ઞ પૂજા આદિ દેવ સંબંધી કે પિતૃ સંબંધી કર્મમાં તેટલા દિવસમાં તે ભાગ લઈ શકે નહીં દેવ સંબંધી અને પિતૃ સંબંધી કર્મના અધિકાર અંગે પૈઠીનસીએ કહ્યું છે કે સુતિકામ પુત્રવતીમ વિંશતિ રાત્રેણ કર્માણી કારયેન માસેન સ્ત્રી જન સ્ત્રી જનનીમ દીકરાને જન્મ આપનારી માતાએ વીસ દિવસે અને દીકરીને જન્મ આપનારી માતાએ એક મહિને દેવ અને પિતૃ સંબંધી કર્મ કરાવી શકાય છે આ ગણતરી દસ દિવસનું સૂતક પૂરું થયા પછી કરવી જન્મના સૂતકમાં દાન લેનારાને કે આપનારાને દોષ ન લાગે તે માટે વ્યાસમુનિએ કહ્યું છે કે પ્રથમે દિવસે ષષ્ઠે દશમે ચૈવ સર્વથા ત્રિશ્વે તેષુ ન પૂર્વિત સૂતકમ પુત્ર જન્મની પુત્રના જન્મને પહેલે છઠ્ઠે અને દસમે દિવસે દાન દેવામાં કોઈપણ જાતનું સૂતક ન માનવું અહીં આવેલા પુત્ર શબ્દનો અર્થ નિર્ણય સિંધુમાં કોઈપણ સંતાન એમ કર્યો છે મરણના સૂતકમાં થોડું વધારે છે તે બૃહસ્પતિએ કહ્યું છે કે દશાહેન સ પિંડાસ્તુ શુદ્ધ્યંતિ પ્રેત સૂતકે શોધકાસ્તુ ત્રિરાત્રેણ સ્નાત્વા શુદ્ધ્યંતિ ગોત્રીણ મરણના સૂતકમાં સપિંડ એકથી સાત પેઢીના કુટુંબીઓ દસ દિવસ પછી શુદ્ધ થાય છે સોદક આઠથી ચૌદ પેઢીના કુટુંબીઓ ત્રણ દિવસનું સૂતક પાળીને શુદ્ધ થાય છે અને તેથી આગળના સગોત્રીઓ તો સ્નાન માત્રથી જ શુદ્ધ થાય છે યાજ્ઞવલ્ક્ય અને પરાશર મુનિએ કહ્યું છે કે આદંત જન્મનઃ સદ્ય આ ચૂડા નૈશિકી સ્મૃતા ત્રિરાત્રમ આવૃતા દેશાત દશરાત્રમ ત્રિરાત્રમ માવ્રતા દેશાત ત્રિરાત્ર માવ્રતા દેશાત દશરાત્રમ અતઃ પરમ જન્મથી દાંત ઉગે ત્યાં સુધીમાં બાળકનું મરણ થાય તો તેના સગાઓ સ્નાન કર્યા પછી તુરત શુદ્ધ થાય છે તે પછી ચૌલ સંસ્કાર જન્મના વાળ ઉતારવા સુધીમાં બાળકનું મરણ થાય તો તેના કુટુંબીઓને એક રાતનું સૂતક લાગે તે પછી વ્રતાદેશ યજ્ઞોપવિત સંસ્કાર થાય ત્યાં સુધીમાં બાળકનું મરણ થાય તો ત્રણ દિવસનું સૂતક લાગે અને વ્રતાદેશ થયા પછી તો દસ દિવસનું પુરુષ સૂતક લાગે છે ક્ષત્રિયને બાર દિવસ વૈશ્યને પંદર દિવસ અને શુદ્રને ત્રીસ દિવસ મરણનું સૂતક લાગે છે તેમાં જો શુદ્ધ શુદ્ર ન્યાયથી રહે તેમાં જો શુદ્ર ન્યાયથી રહેતો હોય તો તેને અડધું કહેતા પંદર દિવસનું સૂતક લાગે છે માફ એટલું ન્યાયથી એટલે ન્યાયથી એટલે નીતિ ન્યાયથી સારું રે પવિત્ર જીવન જીવે માધવીએ બ્રહ્મપુરાણમાં કહ્યું છે કે દત્તા નારી પિતુર્ગ્રહ પિતુર્ગેહે સુયેતાથ મ્રિયેત વા તદબંધુવર્ગસ્ત્વેકેન શુચિસ્તજ્જન સ્તુતિસ્તજનકસ્ત્રીભિ પરણાવેલી સ્ત્રી પોતાના પિતાને ઘેરે બાળકને જન્મ આપે કે સ્વયં મૃત્યુ પામે તો તેના બંધુજનોને એક દિવસનું સૂતક લાગે છે અને તેના પિતાને ત્રણ દિવસનું સૂતક લાગે છે અલગ અલગ સંબંધને કારણે સૂતકમાં પણ ભિન્નતા થાય છે તે નિર્ણય સિંધુની ત્રિશત શ્લોકીમાં કહ્યું છે કે આચાર્ય માનો પિતા દીકરીનો દીકરો શ્રોત્રિય બ્રાહ્મણ ઋત્વિજ યજમાન યજમાન સાથે યાજ્ઞિક અને બહેનનો દીકરો આમાંથી કોઈનું મરણ થાય તો ત્રણ રાત અને ત્રણ દિવસનું સૂતક લાગે છે અને સોદકે શોધકોને પણ જન્મ અને મરણનું સૂતક ત્રણ ત્રણ દિવસનું લાગે છે ઋત્વિજ દીકરીનો દીકરો સહાધ્યાયી બંધુત્રય પોતાના તથા માતા પિતાના ફઈ તથા માસી અને મામાના દીકરાઓને બંધુત્રય કહેવાય ફઈનો દીકરો હોય ને ભાઈ થતો હોય તો બંધુ મામાનો દીકરો હોય ને ભાઈ થતો હોય તો બંધુ માસીન દીકરો હોય ને ભાઈ થતો હોય તો બંધુ એટલે બંધુત્રય બંધુત્રય પોતાના તથા માતા પિતાના ફઈ તથા માસી અને મામાના દીકરાઓને ટૂંકમાં પોતાના પિતાના અને માતાના સંબંધથી બંધુ થતા હોય તેવા પોતાનો વિદ્યાર્થી સાસુ સારો મિત્ર સસરો બહેન અને ભાણેજ આટલાનું મરણ થાય તો દોઢ દિવસનું સૂતક લાગે છે માતામહી ફઈ અને માસી મામો અને મામી પોતાના દેશનો રાજા અને ગામધણી આટલાનું મરણ જો દિવસે થાય તો સાંજે તારા દેખાય ત્યાં સુધી અને રાતે મૃત્યુ થાય તો સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતક લાગે એને તારા સૂતક કહેવાય દિવસે મરી ગયા હોય આપણે સ્નાન કરે તો તારા હું તક આપણને લાગે હોતે આપણે ક્યાંય શમશાન યાત્રામાં ગયા હોય ને શબને અડ્યા હોય તો આવીને તરત શુદ્ધિ ન થાય પછી રાત્રે દિવસ હાથમાં પછી તારાનું દર્શન થાય પછી સ્નાન કરવાનું બીજી વાર ઓલું પહેલી વાર કરી લેવાનું અને ઓલું પછી બીજી વાર કરી એટલે શુદ્ધિ થઈ જાય રાત્રે ગયા હોય શમશાન યાત્રામાં અને આવીને સ્નાન કરી લેવાનું પછી પાછું ઉઠીને હવારે સ્નાન કરી અને સૂર્ય ઉગે દર્શન કરીને પછી પૂજા થાય સીધી સીધી પૂજા ન થાય હે આ છોકરાને તો કઈ ન લાગે ગ્રહસ્થાન લાગે જ્યાં સુધી વિદ્યા ભણતા હોય ત્યાં સુધી સૂતક ન લાગે કુમાર આવે સમજો ને મહારાજ છે એ ભક્તિ માતાના ધામમાં ગયા તો એ ધામમાં આવી ગયા મહારાજ તો નાહી ધોઈને પૂજા કરવા આવી ગયા કારણ કે એ બ્રહ્મચારી અવસ્થામાં હતા એટલે રામ પ્રતાપભાઈને લાગ્યું અને મહારાજને ન લાગે હે એ કોક કોક કરતા હોય એટલે એ તો હું આમાંથી નિયમમાંથી છૂટવા માટે કરતા હોય એમ છોકરાને ખરેખર ન લાગે નાહવું પડે એને હગા મા બાપ હોય તો વળી લાગે બાકી કુટુંબમાં કોઈ ઓફ થઈ ગયા હોય મામા માસીમાં ઓફ થઈ ગયા હોય તો એને હું તો કાંઈ પાડવાનું ન હોય કારણ કે આ વિદ્યા ભણે છે પાછા દૂર દેશમાં છે હુતકમાં ઘણા નિયમ આગળ આવે છે એ નદી પાર કરે મોટો રસ્તો પાર કરે પર્વત પાર કરે ત્યાં તો ઘણા ટેકરા આવી જતા હોય ખબર મોડી પડે એ બધા એના નિયમો હોય છે આમાં આવે છે બધા પણ બ્રહ્મચારીઓને વિદ્યા અભ્યાસ કાળમાં એના ગ્રહસ્થની જેટલું સૂતક ન લાગે અને આ જે ત્યાગાશ્રમી હોય એમાં તો હાવ ન લાગે મારા તો ઘેરે હતા અને તોય એમ કે ઓલા બ્રહ્મચારી અવસ્થામાં હતા એટલે એને જાજુ સૂતક ન લાગે સ્નાન વગેરે કરવું પડે પણ ઓલું બીજું કઈ ન લાગે સત્સંગી જીવનમાં આવે છે વર્ણન આવે છે ભક્તિ માતા ધામમાં ગયા કે ધર્મ પિતા ધામમાં ગયા ત્યારે આવે છે કે મહારાજ છે એ યજ્ઞશાળામાંથી સીધા યજ્ઞશાળામાં પૂજા કરવા ગયા અને રામ પ્રતાપભાઈ એને બધી આ બધું સંભાળી દીધું એટલે આ છોકરાઓને ન લાગે એને મા બાપને લાગે મોટા હોય તો લાગે નાના છોકરાઓ ભણતા હોય એને હું ખાલી નાવા પૂરતું લાગે રાજા અને ગામધણી આટલાનું મરણ જો દિવસે થાય તો સાંજે તારા દેખાય ત્યાં સુધી અને રાતે મૃત્યુ થાય તો સૂર્યોદય થાય ત્યાં સુધી સૂતક લાગે એને તારા સૂતક દિવસો હોય દિવસે લાગ્યું હોય તો રાત્રે પૂરું થાય રાત્રે લાગ્યું હોય તો દિવસે પૂરું થાય શિષ્ય ઉપાધ્યાય એટલે કે વેદાદી શાસ્ત્ર વેદાદી શાસ્ત્ર ભણાવનારા ઉપર કહેલા બંધુત્રય ગુરુપુત્ર આચાર્યની પત્ની ચૌદ પેઢીથી ઉપરના પોતાના જ ગોત્રના અનુચાન વેદ બોલાવી ભણાવી શકે તેવો વિદ્વાન વિદ્વાન બ્રાહ્મણ અને મામો આટલા પોતાને ઘેર મરણ પામે કે બીજે સ્થળે મરણ પામે એક રાતનું સૂતક લાગે છે જેની સાથે રહીને પોતે વેદ ભણ્યા હોઈએ તેઓ બ્રહ્મચારી અને જેની સાથે કોઈપણ જાતનો થોડો એવો એ સંબંધ હોય અને જો તેનું મરણ થાય તો પહેરેલા વસ્ત્ર સહિત સ્નાન કરવું આ નિયમ બધા જ વર્ણોને એકસરખો છે આનું મૂળ મિતાક્ષરા આદિમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું છે દીકરાના દીકરાનું અને બહેનના દીકરાનું યજ્ઞોપવિત સંસ્કાર થઈ ગયા પછી જો મરણ થાય તો ત્રણ રાતનું સૂતક લાગે છે અને જો યજ્ઞોપવિત ન આપ્યું હોય તો દોઢ દિવસનું સૂતક લાગે છે એટલે એનો અર્થ એવો કે એક ઘરમાં બધાને જુદું જુદું લાગે એને બાપને વધારે લાગે ને એને દાદાને ઓછું લાગે એ હાવ નાનું મૃત્યુ થયું હોય મોટી મોટી ઉંમર થઈને મૃત્યુ લાગ્યું બધાને હરખું લાગે મામા વગેરે નજીકમાં રહેતા હોય અને તેનું જો મરણ થાય તો દોઢ દિવસનું અને દૂર દેશ રહેતા હોય તો એક દિવસનું સૂતક લાગે છે એટલે સમય આમ ડિસ્ટન્સ પ્રમાણે સૂતક લાગે પછી દૂર રહેતા હોય તો ઓછું લાગે નજીક રહેતા હોય તો વધારે લાગે શ્રોત્રિય વેદ અને શાસ્ત્રના વિદ્વાન પોતાને ઘેરે મૃત્યુ પામે તો ત્રણ રાતનું સૂતક લાગે એક જ ગામમાં રહેતા હોઈએ તો એક દિવસનું સૂતક લાગે એવા ઋત્વિજ કે જેની સાથે ઝાઝા સમય સુધી શ્રોત અને સ્માર્ત યજ્ઞાદિ કામ કર્યું હોય કરાવ્યું હોય તેનું મરણ થાય તો ત્રણ દિવસનું સૂતક લાગે અને થોડા સમય કામ કર્યું હોય કરાવ્યું હોય તો એક દિવસનું સૂતક લાગે છે આ પ્રમાણે જ સંબંધોમાં પણ દેશ કાળ અને શક્તિ આદિને વિચારીને વ્યવસ્થા કરવામાં કોઈ વાંધો નથી અહીં ઉંમર અને પરિસ્થિતિનું વિવરણ તો ગ્રંથના વિસ્તારભયથી કર્યું નથી તે તો ધર્મશાસ્ત્રમાંથી જાણી લેવું બ્લડ રિલેશન પ્રમાણે હૂતક લાગે એનું બ્લડ રિલેશન કેવું છે હાથ પેઢી વહી ગઈ હોય તો એટલું અને આઠ પેઢીથી ચૌદ પેઢી વી ગઈ હોય તો એટલું એનાથી પછી આગળ ગયા હોય તો ખાલી નાઈન પૂરું થઈ ગયું એ મુખ્ય સંબંધ પછી દૂર કે નજીક કેટલું છે આમ બેસિક ડિસ્ટન્સ કયા દેશમાં છે ના ક્યાં દેશ પછી કાલિક ડિસ્ટન્સ એને ખબર પડી ગઈ મરી ગયો એ પહેલાં જો મને ખબર પડી ગયો નાઇન હોતે પૂરું થઈ ગયું એટલે એ ત્રણેય વાનંદ ધ્યાનમાં રાખીને હોતકનો નિર્ણય થાય છે પેલા તો બ્લડ રિલેશન કેવું છે એ મુખ્ય છે એ એની ઉપર મુખ્ય આધાર છે પછી પછી બીજો નંબર કી કેટલે દૂર હતા અને પછી ત્રીજો નંબર કી ક્યારે થઈ ગયું અને એને ખબર ક્યારે પડી એમ ત્રણેય ત્રણેયને ધ્યાનમાં રાખી અને ઓછું હતું ઓછું હતું થાય જેને મરણનું સૂતક ચાલતું હોય તેનો સ્પર્શ બીજાઓએ ન કરવો જન્મના હોતકમાં વાંધો નહીં મરણના હોતકમાં એકબીજા ન અડે અને જન્મના હોતકમાં ન અડે એવું બહુ ઓછું હોય ગ્રહસ્થ ગ્રહસ્થ આપણે ત્યાગી નથી આપણાથી તો છેટા જ રહેતા હોય છે ન અડે કારણ કે આપણે બધી પૂજા પાઠ ને એવું કરવું હોય એટલા માટે લાગે બે અહીં તો બધા છોકરાઓ તો મરણ થાય ત્યાં જ બધા શેટા રહેતા છે ઓલું એ કચ્છી છોકરાઓમાં હોય છે કે નહીં બીજા હોતે અહીંના લોકલમાં હોતી હોય જન્મનું તો ક્યાંય નથી હોતું જન્મનું અહીં લાગ આપણે ગરવાય ન દેવું અહીં ભીવાલમાં ક્યાંથી એટલા માટે બાઉન્ડ્રી કરી છે ત્યાગીના આશ્રમમાં જન્મનું હું તો ક્યાંથી આવે એટલે એટલા માટે બાઉન્ડ્રી કરી રાખી છે આપણે છોકરાઓને ન લાગે એમથી છોકરાઓને મરણનું હોત કે સ્નાન પૂરતું જ હોય પણ એને હાવ અને ઘરનું મૃત્યુ થયું હોય અને બાપુજીનું કે માનું તો દાદાનું ન લાગે આમાં આવ્યું ને દાદાને ઓછું ઓછું થઈ જાય પોત્ર એનો પોત્ર મૃત્યુ થાય તો ઓછું થાય ને એમાં વળી ડિસ્ટન્સ હોય તો એનાથી વધારે ઓછું થઈ જાય એ બધા હુતકને અસર કરે છે સમયનું અંતર દેશનું અંતર અને બ્લડ રિલેશનનું અંતર એ ત્રણને આધારે સૂતકનો નિર્ણય થાય એ કેટલું નજીક છે એટલે સૂતકના દિવસો ગણવાની વ્યવસ્થા પૈઠીનસીએ કહી છે અનગ્નિ મત ઉત્ક્રાંતે રાષ્ અનગ્નિ મત ઉત્ક્રાંતેર આશૌચાદિ દ્વિજાતિશું દાહાદગ્નિ મતો વિદ્યાત જે અગ્નિહોત્રી ન હોય એવા દ્વિજન્માનું સૂતક વગેરે મરણ થવાના સમયથી ગણવાનું હોય છે જ્યાંથી પ્રાણ છૂટી ગયો ત્યાંથી દિવસો ગણતરી ગણાય મૃત્યુ થયું એ હોતે દિવસ ગણાય અને અગ્નિહોત્રી દ્વિજનું સૂતક વગેરે અગ્નિ સંસ્કાર થાય તે સમયથી ગણવાનું હોય છે જન્મ થયો હોય તેના દસ દિવસ વીત્યા પછી જો ખબર પડે તો સૂતક લાગતું નથી તે માધવીયમાં દેવલમુનિએ કહ્યું છે કે ના શૌચમ પ્રસવા શૌચે વ્યતીતેશુ દિનેશ્વપી જન્મ સૂતકના દિવસ વીતી ગયા પછી જો ખબર મળે તો તેનું સૂતક પળાતું નથી મરણના સૂતકમાં એવું નહીં પાછું મરણ મરણ સૂતકમાં તેમ નથી તેમાં તો સૂતકની વિશેષતા હોય છે તે વૃદ્ધ વશિષ્ઠે કહી છે માસત્રયે ત્રિરાત્રમ સ્યાત ષણ માસે પક્ષિણી તથા અહસ્તુ નવમાસાદ અર્વાક ઉર્ધ્વમ સ્નાનેન શુદ્ધ્યતી મરણનું શુદ્ધ કેવું થાય એક મહિના પછી ખબર પડી હોય તો ત્રણ રાતનું એક કે છ માસ ત્રયે ત્રિરાત ત્રણ મહિના પછી ખબર પડી હોય તો ત્રણ રાતનું દહ માંથી ત્રણ દસ દિવસનું સૂતક જેને લાગતું હોય એને ત્રણ દિવસનું લાગે આત્મીય અને છ મહિના થાય તો એક પક્ષીણી પક્ષીણી એટલે જયારે ખબર પડ્યું હોય બે રાત ને એક દિવસ અથવા બે દિવસ ને એક રાત એને પક્ષીણી કહેવાય દોઢ આત્મીય જનના મરણ પછી ત્રણ મહિને ખબર પડે તો ત્રણ દિવસ સૂતક લાગે છે અને છ મહિને ખબર મળે તો દોઢ દિવસનું સૂતક એ પાછું ઓલાને હોય એમ નહીં જેને આમથી દોઢ દિન ત્રણ દિનનું લાગતું હોય એને પાછું ત્રણ દિન લાગે એમ નહીં જેને દસ દિનનું લાગતું હોય એમાંથી ત્રણ દિન ઓછું નવ મહિના પછી ખબર મળે તો એક દિવસનું સૂતક લાગે છે અને તેથી એ વધારે સમય પછી ખબર પડે તો સૂતકી સ્નાન કરવા માત્રથી જ શુદ્ધ થાય છે આ બે જમાનામાં વિદેશ જતા બધા આફ્રિકાની એને કાગળ જે બે ત્રણ મહિને આવતો હોય કાગળ જાજુ જલ્દી આવે નહીં કાગળ પેલા તો સ્ટીમર ભૂગતા જ એક મહિનો થતો પછી અહીંયા ઇન્ડિયામાં આવે એટલે ઇન્ડિયામાં પાછું સ્ટીમર જેવું જ ખાતું હોય એટલે ઝાઝા ટાઈમે આવે એટલે તો એ પ્રમાણે ટાઈમ પ્રમાણે સૂતક ઓછું થઈ જાય મરણનું તો ઓલું જન્મનું તો દસ દિવ્યા જાય એટલે પછી પૂરું થઈ ગયું એમ કે બહુ કઈ ખાલી હા કરવે દેવાની જો દીકરો થયો હોય તો દીકરી થઈ હોય તો ખરેખરો કરી લે આ વ્યવસ્થા તો જેઓ એક જ દેશમાં રહેતા હોય તેને માટેની છે પણ જો દેશાંતરમાં રહેતા હોય તો તેઓ સ્નાન કરવા માત્રથી જ શુદ્ધ થઈ જાય છે મરણના સૂતકમાં હતી એને દેશાંતર એટલે અમેરિકાની એમ નહીં એક મોટી નદી આવી ગઈ હોય તો એ દેશાંતર થઈ ગયું દેશાંતરનું લક્ષણ બૃહસ્પતિએ કહ્યું છે મહાનદ્યંતરમ યત્ર ગિરિર્વા વ્યવધાયક વાચો યત્ર વિભિન વિભિદ્યતે બોલી બદલી જાય તો એ દેશાંતર કહેવાય તેલુગુમાંથી કનડી થઈ જાય તો એ દેશાંતર કહેવાય કન્નડીમાંથી મરાઠી થાય તો એ દેશાંતર મરાઠીમાંથી પછી ગુજરાતી આવી જાય તો એ દેશાંતર એટલે દેશાંતર વાચો યત્ર વિભિદ્યંતે તદ દેશાંતરમ ઉચ્યતે દેશાંતરમ વદંત્યે કે ષષ્ઠી ષષ્ટિ યોજનમાયતમ કેટલાક આ ડિસ્ટન્સ પ્રમાણે દેશાંતર ગણે છે જે દેશોની વચ્ચે મોટી પ્રસિદ્ધ નદી વહેતી હોય અથવા વચ્ચે મોટા પહાડની આડશ હોય નર્મદા ગંગા એવી તાપી એવી નદી હોય તો પછી દેશાંતર થઈ એટલે આવું જે ગણવું હોય જેને એને બધા વ્યવસ્થા રસ્તાઓ આપ્યા છે વચ્ચે મોટા પહાડની આડશ હોય કે લોકભાષા બદલાઈ જતી હોય તેને દેશાંતર અન્ય દેશ કે જુદો દેશ કહેવાય છે કેટલાક લોકો સાઠ યોજન લગભગ સાતસો વીસ કિલોમીટર જેટલી દૂરીને દેશાંતર કહે છે એટલે અહીંથી મુંબઈમાં મૃત્યુ થઈ ગયું હતું દેશાંતરમાં થયું કારણ કે સાડા સાતસો જેવું થઈ જાય છે એટલે वो कर सकते ना भगवान में तो ज्यादा याद करना पूजा वो अपने निजी ऑन रिलेशन रहता क्लोज रिलेशन तभी नहीं करना डिस्टेंस से रिलेशन रहता तो करना स्नान करके करना बिना स्नान किए वो भगवान को टच नहीं कर सकते આ વ્યવસ્થા તો એકદમ નજીકના સગા પિતા આદિ સિવાયનાને માટે કહી છે તે સ્મૃત્યર્થ સારમાં કહ્યું છે કે માતા કે પિતાનું મૃત્યુ થાય પુત્ર દૂર દેશમાં રહેતો હોય એક વર્ષ જેટલો સમય વીત્યા પછી પુત્રને તે મરણની ખબર પડે તો પુત્રે તે વખતે દસ દિવસનું પૂરું સૂતક પાળવું એને પાળવું એને સગા માત એની માતાજીનું મૃત્યુ થાય કે સગા પિતાનું મૃત્યુ થાય તો એને દસ દિવસ ગમે એટલું કાળનું ડિસ્ટન્સ હોઈ ગયું હોય ગમે એટલું દેશનું હોય તે પાળ પતિ અને પત્ની પણ દૂર દેશમાં અલગ અલગ રહેતા હોય અને મરણ પછી ઘણો સમય નીકળી જાય અને જ્યારે ખબર પડે ત્યારથી તેને જે સૂતક આવતું હોય તે પૂરું પાડવાનું છે અને સપત્ની શોકને માટેની શોકને માટેની પણ સૂતકની વ્યવસ્થા આ કહી તે રીતે સમજી લેવી વિરક્ત સાધુઓને તો માતા કે પિતાના મરણના જ્યારે સમાચાર મળે ત્યારે સવસ્ત્ર સ્નાન કરવું પણ બીજું સૂતક તેને આવતું નથી એને તારા હોત કે ન લાગે ખાલી સ્નાન કરી લે શુદ્ધ થઈ ગયા સ્નાન કરીને પછી તારા હુતક જોઈને પછી પૂજા કરવી એવું કઈ નહીં સાંભળેથી સ્નાન કરી લેવાનું કપડાં સહી તે હેમાદ્રીમાં અને લિંગ એ એક મા બાપનું બીજા કોઈનું નહીં બીજા કુટુંબમાં બીજા મૃત્યુ પામ્યા હોય તેનું કઈ પોતે લાગે નહીં તે હેમાદ્રીમાં અને લિંગ પુરાણમાં કહ્યું છે કે યોગી નામ તું વિરક્તા નામ ન શૌચમ ન ચ સૂતકમ પિત્રોરૂપ પિત્રોરૂપરમે તેષામ સ્નાનમાત્રમ તથા ગુરોહો વિરક્ત યોગીઓને જન્મનું કે મરણનું કોઈ સૂતક લાગતું નથી કેવળ માતા પિતા અને ગુરુનું મરણ થાય ત્યારે તેમણે સ્નાન જ કરવાનું હોય છે એક સૂતક ચાલતું હોય ને બીજું સૂતક આવી પડે તો શું કરવું તે અંગે માધ્વીયમાં યમે કહ્યું છે કે જનને જનનમ ચેત્સ્યાન મરણે મરણમ તથા પૂર્વશેષેણ શુદ્ધિ સ્યાત ઉત્તરા શૌચ વર્જનમ એક જન્મનું સૂતક હાલતું હોય ને પાંચમે દિવસે બીજો જન્મનું સૂતક આવે તો દસ દિવસ ઓલું પહેલા જન્મનું સૂતક શરૂ કર્યું હોય ને દસ દિવસ પાડે એટલે એમાં ઓલું બીજું છે પૂરું થઈ ગયું પછી પછી પાંચ દી વધારે કરીને પાછા બોલા ઈ એના દિવસો ગણાય એમ નહીં એક મરણનું સૂતક હાલતું હોય ને પાછું બીજું મરણનું સૂતક આવે અને નવ દિવસ પાડ્યો ને છેલ્લે દી કોક મરે તો બસ વીસ દીનું ન લાગે એક દીમાં પૂરું બાળી આવ્યા પહેલા પૂરું ન થઈ જતું બધું નકર પછી એની અંદર આવી ગયું હોય બાઉન્ડ્રીમાં તો પૂરું થાય બાઉન્ડ્રી બહાર આવ્યું હોય તો ન થાય તો પાછું વળી પાછું દસ દિવસ પૂરું લાગે એટલે જન્મમાં જન્મનું સૂતક ને મરણમાં મરણનું સૂતક હોય તો એમાં હમાઈ જાય જન્મનું એક સૂતક પૂરું ન થયું હોય અને બીજું જન્મનું સૂતક આવે તો આગળના ચાલતા સૂતકમાં બીજાને ભેળવી દેવું અને જન્મ કે મરણના જે દિવસો બાકી રહ્યા હોય તે પૂરા થાય એટલે સૂતકી શુદ્ધ થઈ જાય છે વધારાના દિવસોમાં સૂતક રહેતું નથી મરણનું સૂતક ચાલતું હોય અને બીજું જન્મનું સૂતક આવે તો મરણના સૂતકના બાકીના દિવસોમાં જ જન્મનું સૂતક અંતર્ભૂત થઈ જાય છે એમાં હતું થઈ જાય ક્રોસ સૂતક આવે તોય પણ એ પૂરું થઈ જાય પણ પાછા મરણના જન્મના હોતકમાં મરણનું હોતક આવે તો પૂરું ન થાય જન્મનું સૂતક હોય નવ દિવસ પૂરા થઈ ગયા હોય દસમે દિવસે મરણ નું હોતક આવે તો પછી એને દસ દિવસ પાડવાના એ ઓલામાં અંદર ન હમાય એ બહુ વહરું હોય એટલે એમાં ન જન્મ સૂતકના દિવસ ગણવાના રહે બીજું જન્મ મરણનું સૂતક ચાલતું હોય અને બીજું જન્મનું સૂતક આવે તો મરણના સૂતકના બાકીના દિવસોમાં જ જન્મનું સૂતક અંતર્ભૂત થઈ જાય છે જન્મ સૂતકના દિવસ ગણવાના રહેતા નથી એ રીતે જ જન્મનું સૂતક ચાલતું હોય અને બીજું મરણનું સૂતક આવે તો પૂર્વના જન્મ સૂતકમાં મરણનું સૂતક અંતર્ભૂત થતું નથી એ ન થાય પછીના મરણ સૂતકના જે દિવસો થતા હોય તે બધા જ દિવસનું સૂતક પાળવું આમ મોટાથી નાનાની શુદ્ધિ થાય છે પણ નાનાથી મોટા શુદ્ધકની શુદ્ધિ થતી નથી એટલે મરણનું મોટો કહેવાય નાનાનું મોટું મોટાથી પાછી નાનાની શુદ્ધિ થઈ જાય નાનાથી મોટા નાનું હોતક એટલે કોકને ત્રણ દિવસનું હોતક લાગતું હોય અને એને દસ દિવસનું આવે તો એ સુધી ન થાય એ ત્રણ દીમાં પાડી લે તો એમ ન થાય દસ દિવસનું સૂતક કોકને હાલતું હોય અને એમાં ત્રણ દિવસનું સૂતક આવે તો સુધી થઈ જાય પછી છેલ્લે નવમે દિવસે આવી હોય તોય થઈ જાય તો પછી એને બે દી વધારે ગણવાનો પડે ક્યારેક સૂતકના નિયમોમાં નાના મોટાનું એમ કાઢવાનું દિવસમાં નાના મોટું સંબંધમાં નાના મોટું અને મરણ જન્મમાં નાના મોટું જન્મના હુતક કરતાં મરણનું હુતક મોટું અને સંબંધમાં નજીક હોય કે દૂર હોય તો નજીકનાનું મૃત્યુનું સૂતક થયું હોય એમાં દૂર નાનું હમાઈ જાય એવી રીતે સમજ નાના મોટા સમજવાનું ક્યારેક સૂતકના નિયમોમાં પણ અપવાદ જોવા મળે છે જેમ કે કુર્મ પુરાણમાં કહ્યું છે કે નૈષ્ઠિકાનામ વનસ્થાનામ યતિનામ બ્રહ્મચારીણામ નાશૌચમ શૌચમ કીર્તિત સદ્ભિ પતિતે ય તથા મૃતે નૈષ્ઠિક બ્રહ્મચારીઓ વાનપ્રસ્થો અને સંન્યાસીઓનું સૂતક હોતું નથી એ મારે તો કોઈ હોતક પાળવાનું નહીં તેમજ સાધુ મરી જાય તો એમના પૂર્વાશ્રમના હોય એને હોતક પાળવાની જરૂર નહીં દહ દિન તેમજ કોઈ પતિત મનુષ્યનું મરણ થયું હોય તો તેનું પણ સૂતક હોતું નથી હા ઉતરી ગયો હોય છે આવી બાજુથી એની કુટુંબી હોય તો એને સૂતક પાડવાની જરૂર નહીં શ્લોકના ચોથા પાદમાં પાઠાંતર એક્સિડન્ટ થઈ જાય તો એ સૂતક પાડવાની જરૂર નહીં દસ ન હોય અકસ્માતમાં હોતે આવે આવ્યું હતું કે નહીં નથી વાંચ શ્લોકના ચોથા પાદમાં પાઠાંતર આહવે ચ તથા મૃતે યુદ્ધમાં હણાયેલાનું પણ સૂતક હોતું નથી આમ છે કુર્મપુરાણના શુદ્ધિ તત્વમાં કહ્યું છે કે સદ્ય શૌચમ સમાખ્યાતમ દુર્ભિક્ષે ચાપ્યું ઉપદ્રવે કોઈ દુર્ભિક્ષ દુષ્કાળ કે ઓચિંતા ઉપદ્રવ આવી પડે તો સૂતકની તત્કાળ શુદ્ધિ થઈ જાય છે અને ત્યારે શું તક હોય તો ક્યાં અડવું ક્યાં એવું ત્યારે ભાગવત શું તક ત્યારે એ ઓલામાં ઓલડમાં પીવું છે શુદ્ધિ રત્નાકરમાં દક્ષે કહ્યું છે કે સ્વસ્થ કાલે ત્વિદમ સર્વમ સૂતકમ પરિકીર્તિતમ આપદગતસ્ય સર્વસ્ય સૂતકે અપીન સૂતકમ આ બધી સૂતકની વ્યવસ્થા સ્વસ્થ સ્થિતિ દેશ કાળ વય ધન જાતિ અને શક્તિની અનુકૂળતાને નજરમાં રાખીને કહી છે આપતકાળમાં તો સૂતક હોય તો પણ તે લાગતું નથી તે નિમિત્તે માત્ર સ્નાન કરી શકાય છે ત્રિશન શ્લોકીમાં કહ્યું છે કે સત્ર કરનાર વ્રત કરનાર રાજા વરરાજા યજ્ઞમાં દીક્ષાત યજ્ઞમાં દીક્ષિત ઋત્વિજ અનંક શ્રુતિઓનું પઠન કરનાર અનેક શ્રુતિઓનું પઠન કરનાર વૈદ્ય કારીગર શિલ્પ કલાકાર અને રોગી આ બધા પોતપોતાની પ્રવૃત્તિમાં હોય અને દેશ તૂટે રાષ્ટ્ર વિપ્લવ થાય એવી મોટી આપત્તિ આવી પડે ત્યારે કોઈ સૂતક લાગતું નથી તેમજ દાન યજ્ઞોપવિત યજ્ઞ શ્રાદ્ધ રાજા લગ્ન કરવા બેઠા હોય અને કોઈક મરી જાય ઘરમાં તો કંઈ લગ્ન પૂરા કરી લેવા લેવાના ત્યારે સૂતક ન લાગે શરૂ થઈ જવા જોઈએ યજ્ઞ દાન યજ્ઞોપવિત યજ્ઞ શ્રાદ્ધ યુદ્ધ મૂર્તિ પ્રતિષ્ઠા ચૌલકર્મ તીર્થોની યાત્રા જપ અને વિવાહાદી ઉત્સવ આ બધામાંથી કોઈની પણ શરૂઆત કરી દીધી હોય અને સૂતક આવી પડે તો તેને સૂતક લાગતું નથી તેઓ એકમાત્ર સ્નાનથી જ શુદ્ધ થઈ જાય છે સ્નાન કરવું એ શ્લોકનો અર્થ નિર્ણય સિંધુથી જાણી લેવો યાજ્ઞવલ્ક્ય ઋષિએ પણ કહ્યું છે કે ઋત્વિજામ દીક્ષિતાનામ ચ યજ્ઞિયમ કર્મ કુર્મ કર્મ કુર્વતામ ક્ષત્રી વ્રતિ બ્રહ્મચારી દાતૃ બ્રહ્મ વિદ્યામ દાતૃ બ્રહ્મ વિદામ તથા દાને વિવાહે યજ્ઞે ચ સંગ્રામે દેશ વિપ્લવે આપદ્યપી ચ કષ્ટાયામ સદ્ય શૌચમ વિધીયતે ઋત્વિજે દીક્ષિતો તથા યજ્ઞ સંબંધી કર્મ કરનારાઓ આ બધાને તથા ક્ષત્રિય વ્રતિ બ્રહ્મચારી દાન આપનાર અને બ્રહ્મજ્ઞાની આ સર્વને દાન યજ્ઞ યુદ્ધ અને રાષ્ટ્ર વિપ્લવમાં તથા દુઃખદ આપતકાળ આવી પડે ત્યારે તેઓ સ્નાન માત્રથી તત્કાળ શુદ્ધ થાય છે ઓલું યજ્ઞ શરૂ થઈ ગયો હોય ને પછી આવે તો સ્નાન માત્રથી વિવાહ શરૂ થઈ ગયો અને પછી આવે તો સ્નાન માત્રથી શુદ્ધ થઈ ગયા તેમને સૂતક લાગતું નથી આ બંને શ્લોકનો અર્થ મિતાક્ષરાથી જાણી લેવો બંને પ્રકારના સૂતકમાં સંધ્યા વંદનાદિ કર્મનો નિષેધ કર્યો છે તે હવે પછી આગળ કહેવાશે સહજાન સ્વામી મહારાજની જય